પોઈન્ટ ટુ એટલે ક્રાઇસ્ટ કહ્યું છે કરેક્ટ છે નિશ્ચય ટુ પોઈન્ટ ટુ પછી વાસ્તવિકમાં એવું નથી વાસ્તવિકમાં તો world is puzzle is self puzzle થઈ ભગવાન કરાયું તો બધે દુઃખ પાય નહીં અડધા ભાગમાં દુઃખ પાય ને અડધા ભાગમાં સુખ પાય અને બધાના મોડા એકબીજા જ ન ભાઈ સમજ ભાઈ એ બનાવનાર કુંભાર નથી કે આવું આ બનાવે કરા તમને થોડું સમજાય થોડું ઉતરે છે લોજિકલી પ્રૂફ થવું જોઈએ લોજિકલી પ્રૂફ થવું જોઈએ એટલે ગોડ ઇઝ નોટ ક્રિએટેડ એ લોકો સાયન્ટિસ્ટ પૂછતા હતા ગોડ ભગવાન છે નહીં તમે ભગવાન ના હોય દુનિયામાં આનંદ લાગણીઓ કશું દેખાય જ નહીં મને કઈ ભગવાન ક્યાં છે તને શું લાગે છે કે ઉપર લાગે ઉપર મેં બાપો નથી બધે આકાશ છે શું છે કે એડ્રેસ આપો God is in every creature whether visible or invisible તારી બારી વચ્ચે ઇનવિઝિબલ ક્રિએચર એટલા બધા નાના વાંચથી ના દેખાય દૂરથી ના દેખાય એમના નાના ક્રિએચર તેમ ભગવાન દેખાય તો પછી તો પછી એવું કેમ તમે કહો છો કે ભગવાન નથી ભગવાન નથી બનાવ્યો ભગવાન તો પાઠ જ છે દરેક દરેક વસ્તુ દરેક દરેક લિવિંગ થિંગ ના રાઈટ એમ કે છે કે તો પછી તમે એમ કેમ કહો છો કે આ ભગવાન નથી બનાવ્યું ભગવાન તો દરેક જીવિત લાઈફ એટલે લિવિંગ વસ્તુ હોય એનો પાર્ટ છે ભાગ છે હિસ્સો છે જીવંત વસ્તુનો પાર્ટ નથી એ પાપ નથી એ કોરું નથી કે ટુકડા કરેલા ભાઈ શું ભગવાન એ કોરું નથી આવડું કોરું હોય એના ટુકડા કરીએ જુદા જુદા રાખીએ એવું નથી ભગવાન જે માત્ર સર્વાંશ રૂપે રહેલો ભગવાન કેવું દરેક જીવમાં ધારમાં સર્વાંશ રૂપે રહેલો આવું શું ને એ કઈ કોરું નથી કે આ ટુકડા કરીને આપીએ આ તો જૂનું બધું ઊંધું જ્ઞાન તમે પધે બધું ઊંધું જ્ઞાન સાચું જ્ઞાન જાણવું જોઈએ તો પછી આપણા વેદ બધા ખોટા છે વેદ ને આપણા શાસ્ત્રો તો પછી આપણા વેદ અને શાસ્ત્રો ખોટા છે મારું લખેલું જ નથી આ તો બધા પાછળ વાળાએ આ સંપ્રદાય વાળાએ આ તે જરૂર છે તેવા જેને હજુ ઉંમર આ કાચા લોકો છે એને માટે આ જરૂર છે ભગવાન ક્રિએટર છે અને જે તત્વ જાણવા માંગે છે ત્યારે જેમ છે તેમ જાણવું જોઈએ શું થયું એટલે આખા જગત ને ભગવાન ક્રિએટર છે જ જાણવું જોઈએ એવી વાત કરી બહાર એવું કે ભગવાન ક્રિએટર છે શું કહીએ ભ્રાંતિ જ્ઞાન છે તો સાચું જ્ઞાન એ જાણવું છે કે ના જાણવું છે તમે કેમ લાગે મને તો એમ લાગે છે ભગવાન ભગવાન દરેક વસ્તુમાં દરેક દરેક જીવિત વસ્તુમાં હોય is a part of every every living thing એમ કે છે કે મને એવું લાગે છે કે ભગવાન દરેક વસ્તુમાં હોય કે જે દરેક જીવંત વસ્તુ ભાગ છે લાગે લાગે સુધારો કર્યો પ્રૂફ હોવું જોઈએ પંદર હોવું જોઈએ નથી આખો સરવાણું શું કરેલો મને દેખાય છે આખો સરવાણું શું દેખાય ભગવાન તમારી અંદર દેખાય છે મને દેખાય નહીં આ બધાને દેખાય છે એટલે એવું માનેલું ચાલે ને એટલે ગપ્પા કહેવાય સાયન્ટિફિક વૈજ્ઞાનિક ફરી ફરી સિદ્ધાંત પ્રણામ ના તૂટે તૂટે એવું જોઈએ હા જ્યાં સુધી અણસમજણ છે આખું જગત અણસમજણ વાળું છે આખું જગતે આમાંથી તો બહુ તારે અમુક જ માણસો બાકી બે માણસ નતા આ જાણવા વાળા અણજાણવા વાળા કઈ હોય આ તો મેં આપ્યું ત્યારે ચાલીસ હજાર માણસ મારી પાસે અત્યારે અને ભગવાન જાણ્યા પછી સુખ કાયમ નું હોય તાપ્યું ભગવાન શું છે જાણે ત્યારે કાયમ નું સુખ હોય ભગવાન તમારી એ વાત બરાબર છે એ વાત તમારી બરાબર છે પણ મને મારા મગજમાં જો નથી ઉતરતું કે તમે તમે કેમ કહો ભગવાન અતિ અવિશ્વર જ આ વિશ્વ તો જેને નહીં તો અમે તમે માનો છો તે જ કરેક્ટ છે નહીં તો તે ખોઈ દીધું આ પ્રાપ્ત થાય નહીં આ દાળ પકડાય નહીં પેલું દાળ છૂટી જાય એટલે અમે બધા ના કહીએ તમે ભગવાન ક્રિએટર છે એ જ માનો જો સમજણ પડે બુદ્ધિ પહોંચે મગજમાં પહોંચે ત્યારે આ માનો નહીં માનો નહીં માનવા જેવી વસ્તુ નહીં આ ફોરેન આવે છે ના કહે ગોડી ક્રિએટર ઇન્ડિયન હોય તો આગળ એડવાન્સ થયેલો હતો સમજેલા કે ના સમજે સમજવું કે હેરી પાસે સાધુ સાધુ નથી ને આપણે સાધુ સમજે છે કે ને બનાયા આપણે કઈ પુરાવો માંગીએ કઈ ભગવાને કર્યું એમાં દેખાય કોઈ ચીજ તો કશું કોઈ ચીજ ભગવાને કર્યું દેખાઈ શકે નહીં કોઈ ચીજ ભગવાને કરી તો મજા આવે છે ભગવાને કે મને ભગવાને બનાવ્યો છે સાથે બનાવ્યા બરોબર થાય બરોબર ભગવાન પણ અસર મારતો છોકરો ના હોય બે મરી ગયા હતા બીજો બનાવે તો બધું ફાધર કોઈ પુરાવા આપો ભગવાને આ કશું કાર્ય કર્યું તમે એવો પુરાવો મને આપો કે ભગવાને આ નથી કર્યું તો એમ કે તમે એવો પુરાવો આપો કે ભગવાને આ નથી કર્યું બધું લોકોએ કર્યું છે મનુષ્ય જ કર્યું છે બીજા કોઈ કશું કર્યું જ નથી ભગવાન શું કરવાનું ભગવાન શ્રદ્ધા છે શક્તિ નહીં ભગવાન તો ભગવાન છે તો કરવા છે એનું ઠંડા સુંદર હોય નહીં આ તો અમને જ હોય જે મનુષ્ય શ્રદ્ધા છે શક્તિ ના હોય એ હોય ભગવાન તો ભગવાન છે પરમાનંદી છે અનંત સુખનું ધામ છે એ ફક્ત મનુષ્ય જીવ માત્ર શું કરે છે એ બધાને પ્રકાશ આપે છે આનંદ આપે છે બરોબર ને સરખો બધાને બધા જીવમાં રહે પોતે સરખું આપણે બીજું કશું કરતા બીજું કરતા પણ હોય ને કરતા પણ ભ્રાંતિ કઈ પણ કરવું એ ભ્રાંતિ મનુષ્ય કરે છે ભ્રાંતિ અને આ દુનિયા છે તેની પહેલેથી જ છે અનાદિકાળથી અનાદિ અનંત પણ જ્યાં સુધી તમને એ સમજાય નહીં ત્યાં સુધી ભગવાન ક્રિએટર છે માનો તમને શાંતિ રહેશે ઘેર બરાબર ને અને જો સમજણ પડી જાય તો છોડી દેજો સમજા પ્રયત્ન ના કરશો આ ધ્યેય જેવી વાત નથી આ સમજવું એટલે અમે ઘણા લોકોને એમ જ કહીએ ભગવાન કરીએ બધા હિન્દુસ્તાન નું બધા બારે કરીએ આ સાધુ સંત નહીં કહીએ ભગવાન કરીએ તો પછી હું શું છું તો એમનું કેવું કે હું કોણ છું હું શું શું નામ છે તમારું રાજેન્દ્ર રાજેન્દ્ર રાજેન્દ્ર તમે ખરેખર રાજેન્દ્ર છો માનું છું ત્યાં સુધી રાજેન્દ્ર છું ખોટું બધું ભગવાન કરીએ તો તે ખોટું હું બધા ખોટું રોંગ બધું એક શબ્દ હાથ આ મારી વાઈફ કહે તે ખોટી વાત મારે બને ગયો તે ખોટી વાત ખોટી વાત હું ઇન્ડિયન છું એ ખોટી વાત રોંગ બિલીફો God is created wrong belief. તમે રાજેન્દ્ર રોંગ બિલીફ બાયના દહી થઈ રોંગ બિલીફ અને મામા થઈ કા રોંગ બિલીફ સાચું શું જાણ રાજેન્દ્ર તો નામ છે માય ની વિચારી નોટ આય તો હું શું છું પણ દસ વડા હા તો હું શું એ જાણે ને ત્યારે ભગવાન ક્રિએટર નથી ખબર પડે કેમ ખબર પડે એ પોતાનું ભાન નથી તું રાજેન્દ્ર રાજેન્દ્ર ગાયા કરે અને રાજેન્દ્ર અપમાન કરી દે એને આખી ઊંઘ ના આવે અને અમે અપમાન કરે મારે તો ઊંઘ આવે છે કારણ કે જોણે છે કે આખો કોને મારે છે પોતે કોણ છે પોતાનું ઠેકો નહીં છે પછી ભગવાન માણસ હાથી વાત છે પોતાનું ઠેકો નથી પછી ભગવાન શું માણસ પોતે રાજેન્દ્ર સેવ કે છે આવું જૂઠું બોલે ને માય ની નહીં રાજેન્દ્ર પછી એમ બોલે માય નહીં તું કોણ આ જયારે જાણતા શક્તિ વાત એટલે ત્યાં સુધી આ ભગવાન ક્રિએટર છે માન્યા કહેવાનું આ છે કે આપણે એ દુઃખ આવે તો ભગવાન ભગવાન કયા કરીએ પેલું એકાગ્ર રહે મનમાં એમ થાય તો ધર્મ જેવી કોઈ વસ્તુ ખરી કે નહીં બધું સાયકોલોજીકલ જ છે તો કે આ ધર્મ જેવી કોઈ વસ્તુ ખરી કે નહીં બધું સાયકોલોજીકલ જ છે ધર્મ ધર્મ જેવી કોઈ વસ્તુ જ નથી બધું સાયકોલોજીકલ જ છે આ ધર્મ જેવી વસ્તુ શું છે કે અધર્મ છે તો ધર્મ છે બાકી ધર્મ જ ના હોય ધર્મ ક્યાં છે અધર્મ છે માટે ધર્મ છે બાકી ધર્મ હતો જ નહીં ક્યાં તો અધર ના અધર ખોટું કરે છે એટલે સારું કરો એમ કે બે કલાક મુકાવી નાખ્યા માફી કીધું મુકાઈ વહેલો ચિંતા ના થાય વરી ના થાય કશું ના થાય સંસાર સરસ ચાલે વળી ભગવાને તો ચિંતા જૂઠ બધું થતું છે ભગવાન નથી ઓછા તેનું આ દુઃખ છે ને બધા દુઃખ હતો છે ભગવાન ભગવાન ઓછા કરી દુઃખ થતું ભગવાન ઓળખવું એટલે શું આત્મજ્ઞાન થવું એને ભગવાન ઓળખ્યા કે એ તમને સમજાય વાત છે આત્મ જ્ઞાન થાય એના ભગવાન ઓળખ્યા કે એ સમજાય એ વાત ખરી હા તો જ્ઞાન થયું હું તો ભગવાન પીએ તો હું માનું છું આત્મજ્ઞાન થયા પછી વાત કરો આ બધું તમે આત્મજ્ઞાન કરાયું છે તે જાણી એને કહ્યું છે જો અમારી આજ્ઞા પાસે એ ચિંતા થાય તો મારી બે લાખ રૂપિયા દર વર્ષ ભગવાન ના આક્રમ નથી તે બધાને ચિંતા તે બધું થાય આપણે રાજેન્દ્ર તડકાવે છે તો અખિરાજી ના આવે એટલી વ્યવસ્થા અસર ગધું કાપી એટલે બહુ લેશે થઈ જાય પાંચ હજાર ડોલર જાય કાંઈ ના કાંઈ તો અસર નથી હવે રેડાવેડ કરીએ ગધું કાપે તો તે પાછા આવે ખરા પાછા આવે ખરા ના એક ખોદ એક ખોદ લગડે લગીને ખાય બીજી ઉપરાંત કકડાટ કરી ઘેર ઘેરી ખાવામાં કકડા વાંચડો રહેલ નથી બાંધે તો કોઈ જગ્યાએ વાંચડો વાંચડો રહે નહીં વાત સમજવા દે બહુ ઊંડી વાત થોડી સમજ પડે તમે ફરી વાર આવીએ તો આવજો તો તમને ભગવાનના દર્શન કરાવીશું થોડી સમજ પડે તો આનો વિચાર કર્યો ને એને પછી આપણે પેલું વાંચ્યું છે ને એટલે એના મને વિચાર આવે કે આવું સારું કહેવાય એટલું સમજ દરેન્દ્ર બે છે જેમ જેમ બોલવું પડે ભરાથી જરૂર ના ભરાય બહાર ના લોકોને એમ કેવું પડે ગોડ ઇઝ ક્રિએટર અને જેને તત્વ તત્વ સમજદાર હોય બહુ જૂનું તેને આમ કેવું પડે બહાર ભગવાન ગમે જાય બિચારો તમે સાંભળવાથી કે પ્રમાણ થઈ ગઈ થોડી થાય હા આવી જાય એટલે બધા ના પાડીએ આવું આમ પૂછ્યો પૂછો તો શરમ થાય તો બોલજો ભગવાન ને ઓળખી બોલો ભગવાન ને ભગવાન કોના નથી ભગવાન એને ભગવાન કઈ શું ફાયદો કાઢવાનો નથી ભગવાન એને ભગવાન કહો તોય જરા શાંતિ મળે છે તો ભગવાન ને છે ને કહો તો આનંદ રહે ઉપર કોઈ ડાકો નથી બધે ફરી આવ્યો આકાશ છે ખાલી ઈચ્છી ભાઈ આખું જગત એ માની પછી પછી બતા બાપ કોઈ નથી જ્યાં છે માનીએ તમારે ફોરેનના સાયન્ટિસ્ટ કે એડ્રેસ લગાવો God is in every creature visible or invisible not in creation આ ક્રિએશન નથી મેન મેરી જે ક્રિએશન છે એમાં એવી રીતે પૂછો પૂછ્યા બધું ફસતા બધા તમામ જાતના પૂછાય માણસ ને સસરા હોય છે કાયમ ના હોય છે ના ટેમ્પરરી ટેમ્પરરી હા ટેમ્પરરી કેટલા વર્ષ માટે ખબર ક્યાં નહીં પડે ટેમ્પરરી ખરાબ ખબર નહીં કેટલા વખત માટે હવે બે દાડા પછી ડાયવર લઈ કઈ દે બોલાવી દઈએ આપણે હું એટલે જ કહું temporary adjustment God is create છે નાના બાળકોને સમજાવવા માટે મારે પણ ભય ના લાગે એટલા માટે એ કુંભાર નથી કે આવું ક્રિએટ નથી ભગવાન છે પરમ જ્યોતિ સ્વરૂપ તમને આ સમજાય ગયું વ્યવહાર કરે છે પણ જ્ઞાન એટલું છે સમજમાં બેસી જવું છે ને બરાબર એક પણ ફીટ થયું અને રિયલાઇઝ થઈ ગયું પ્રતિથી થઈ જાય રિયલાઇઝ થઈ જાય થોડા અનુભવ થતા જાય તાર જ લાગે પડતી જાય પણ આ બાબતમાં તો પૂરું ધ્યાન આપવું પડે અને માટે તો લોકો લાખો અવતાર બધા ભગવાન ઓળખવા માટે પછી જ્ઞાન લઈને જાગે પાડી દો બાકી આમ ડેરામ ભટક ભટક કશું કશું બનશે ને હા એથી માણસ માંથી પાછ જાનવર માં જવું પડે છે ચાર પર ને પૂછડું બધું એક્સ્ટ્રા તમે એમાં માનો છો કે તમે એમાં માનો છો કે અવતાર ફરી અવતાર માનો છો તમે ફરી અવતાર લઈ કરશું રે આ રમકડા છે ચોરી કરીને સમજાવે તમે શું કહેવા માંગો કે એ સમજાવો ને તમે શું કહેવા માંગો છો હા તો પછી બીજો જન્મ લોકો ચોરીઓ કરીને ખાય શું કરે જોબ કરવા જાય એ તો બીજું કારણ છે કે હું કઈ તમારી જોખમદારી આવશે આગલા જન્મમાં જોખમદારી આવશે એટલા માટે ડરીને આગલા જન્મમાં કરે તેને લઈને દઈએ છે ખોટું કરતા નહી તો પછી કોઈ પૂછનાર ના હોય ને તો પછી વાંધો છે ધર્મ ના હોય તો પછી રબકડાવે જેમ જેમ રમવું તેમ પુનર્જન્મ સાબિત આપતા ભાગ્ય સાબિતી પ્યોર સાબિતી સાથે ગપુ થઈ કઈ કેટલા જન્મ થયા હતા હિન્દુસ્તાનમાં જન્મ થયો તો સમજણ પડતી નહીં પુનર્જન્મ છે કે નહીં તે શાના આધારે એકને બહુ છે તે એક અકરાધારી આવે છે એકના આધારે સારી આવે છે એટલે શું કારણ ભગવાન એવો ગોડો ઉભો છે શેના આધારે બે કેરીઓ લીધી તે બે સારી દેખાય છે એક ને ખાટી લાગે છે એક ને તો મીઠી લાગે છે શેના આધારે what are the of this effect કોઈ આધાર ગપુ છે જગત causes and effect effect and causes causes and અત્યારે કોઝિસ થઈ રહ્યા છે જો ચોરીઓ ગયો લૂંટીઓ ગયો એ બધું ગરજ ના કોઝિસ ઉભો થયા છે બધા પાછળતા કરી માટે <laughs> અત્યારે સજ્જનતા કરો મનુષ્યનો સુખ આપો ને બધું તો ભાઈ મનુષ્ય આવો અને જો પોતાનું સુખ લોકોને આપી દો પોતાનું સુખ લોકોને વગર તો દેવ ઘટી બધા શું પરિસ્થિતિમાં અને પોતાને કઈ ફાયદો ના થતો હમણ મારી નાખે તો અંદર ગતિ બધા નિયમ છે કાયદા છે ગેરકાયદેસર જગત નથી એક ક્ષણ કાયદેસર જ જગત રહે કોઈ દાડો ગેરકાયદેસર થયું નથી આનું રેગ્યુલેટર ઓફ ધી વર્લ્ડ છે તેને નિરંતર રેગ્યુલેશનમાં જ રાખે છે એ કોણ ભગવાન ને એ કોણ ભગવાન ભગવાન આવું ઉદઘાટન તો કરે કઈ ગાડો બહુ છે તો કોણ કરે છે કે કોણ કરે છે એ શક્તિ છે કોમ્પ્યુટર જેવી મોટી જબરદસ્ત કોમ્પ્યુટર જેવું ભગવાન કોઈ કુંભાર છે હું આવું આવું બધું નોંધ કર્યો ના શક્તિ છે એ ગોડી જેમ શક્તિ જ ભગવાન છે રાઈટ શક્તિ જ ભગવાન છે ને નોય એને શક્તિ ને ભગવાન કહીને આવું ગોડ ભગવાન છે ભગવાન છે આ શક્તિ ને કઈ ભગવાન તેથી આ ચિંતા કરે આ બધું દિવસ ખર્ચું નથી તેથી ચોપડી સરસ દિવસ બધે ચડી જતા મોડી ઓળખી જાય લે જન્મ સન્માન કરવાનું જગત છે જવાબદારી છે તમારી કઈ પણ ખોટું કરો એ તમારું તમે જેના પ્રોજેક્ટ છો ભગવાન પ્રોજેક્ટ કરનાર તમે જેને પ્રોજેક્ટ કરવું તમારો પ્રોજેક્ટ કરવું જ પડશે આ બધું ગપ્પુ નથી ગૌ બલી છે આધારે બલી કઈ એમને ગપ્પુ છે કોને ઉછેરી જન્મ કોને આપ્યો મોટી ગરી કોને અમને ગૌ બની કોને આધારે બિચારું મોટી કરે તમને પહેણાવાળું લોકો તમારે રોટલા કરી તમારી છે નહીં મોટી કરે શું તમારી જ છે એની મોટી કરે જુઓ there are causes causes and fact fact and causes આ કોણ બોલે તારી જોડે રાગ કોણ કરે છે જે લાગે છે જે બધે રાખે દાદા દાદા બોલે છે એ દાદા બોલે ને તો આ આ ઉડી ને તો આ એવું બોલે હું બોલું છું એ ઓરિજિનલ ટેપ પણ તને તો હું છું હું બોલ્યો હા માય સ્પીચ અને પછી આવી રીતે હું શું કરું બોલી જવાય કે કમાવાનો તાર કે હું કમાયો ખોટ કે ભગવાને ગાલી કે હું સિદ્ધાંતિક હોવું જોઈએ ફરો એક જ જાતનું હોવું જોઈએ ખોટ ગઈ ને ખોટ ને મેં એને બધું કરીએ બધું નફો નહીં કરે તો ખોટે નહીં છોકરો જન્મ્યો ત્યાં બે પણ પેટા વેચી નાખે અને પછી મરી જાય ભગવાન મારી નાખ્યો હા હવે કઈ જતના ભગવાન કરો છો આપણા દુઃખ પણ છે તોય એવું ભગવાન વગર થાય છે લોકો નહીં તો ગ્રહણ વૈભવે લે મારે સ્ટાર સ્ટાર નોટ ફેવરેબલ તમે કમાયો તો નથી સ્ટાર ફેવરેબલ અત્યારે એમને કેમ ના બોલ્યો એટલે કાર્ય એ સ્ટેપ રેકર્ડ અને આ કૂતરું બોલે છે ને એ સ્ટેપ રેકર્ડ છે પણ એક જયારે એવું નહીં બોલતો હું બોલ્યો કે હું બોલશો એ તુડાયું છે પણ એ મનમાં ત્યાં જ હું બોલું છું એને ભાન નથી કે આ કોણ પછી રહી છે આ વડીલો ટેપ રેકર્ડ બોલે છે આ વાળી મારી નથી માટે બિલકુલ ક્લિયર છે હંડ્રેડ પર્સન્ટ ક્લિયર એમાં પાંચ ફાઈવ પર્સન્ટ પોઈઝન નથી તો હું કહું હું જે કઈ કહું તે પણ ક્લિયર જ કહેવાય ને હું પણ જે બોલું તે પણ ક્લિયર જ કહેવાય ને ના કોઈ જ નથી કેમ સાથી રાજેન્દ્ર થઈ બોલે રાજેન્દ્ર કિંમત નહીં ને ચાર ઓનાની શ્રદ્ધા શક્તિ નહીં એટલે શ્રદ્ધા ગયેલો તો બધા એટલે આપણે જયા છીએ શક્તિ શક્તિ હોય તો હા સંધાસવાની શક્તિ આપણે જયા છીએ સંધાસવાની શક્તિ નથી આવતી લગતમાં ધર્મેલો કોઈ એવો માણસ નથી અને સંધાસવાની શક્તિ હોય એ જયારે અટકે ત્યારે ખબર પડી પાછી મારી વળી ને હું શું શું કહું હું શું કહું છું પૂછું છું તમને કે તમે કહો છો કે તમે જે બોલો છો તે ભગવાન બોલે છે હું કહું છું કે હું એમ માનું છું કે મને મને જે અંદર થી અવાજ આવે છે એમ કે છે કે ભાઈ God is created this world અને તમે ના કહો છો નહીં એવું નથી શું કે છે એમ કે છે કે હું તમે કહો છો એ ભગવાન બોલે છે હું એમ કઉ છું કે મને જે અંદર થી અવાજ આવે છે એમ કે છે કે ગોડ ઇઝ ક્રિએટર અને તમે ના કહો છો હા એ તો બરોબર છે તું એમ કહો આ મારું ભાઈ બે હું ના કહું કે તારી વાઈફ નહીં શું કહ્યું છૂટી નહીં તો નથી શું કહ્યું દાળ લીધા નહીં તો નથી તારે તો ભગવાન આવું ક્યાં મારી વાઈફ એવું જ કેમ હું ના કહું અમારે રાઈટ જ બોલીએ કદી ફરી બોલવું નથી અગર હું કમાયું આ ભગવાન ખોટ ગયા એવું ના આ તો અવરું બોલ્યો હું શું કરવું અવરું બોલી જવું કે શું મારો પોઈન્ટ સમજાય એવું લાગ્યું હું શું કહું છું કે હું કઈ કહું છું તમે કોઈ પણ એની બધી કોઈ પણ કઈ કે તો દેટ ઇઝ નોટ ભગવાન ભગવાન કે જેવું નથી માનતા તમે ના કહો છો નહીં એ પોતે પણ ભગવાન બોલે છે નથી કેતા રાજેન્દ્ર બોલે એ તું રાજેન્દ્ર છો તમારું ઉપર છે બરોબર નહીં બને તું છું કાયમ નો પણ તને એ ખબર નથી ભગવાન કોણ છે તે ખબર નથી અને તું કાયમ તે ખબર નથી પરમાનન્ટ પરમાનન્ટ રહેશે કે નહીં ભાઈ તું પરમાનન્ટ છે ખાતી છે તને હે હા તો પછી તું આ પરમાનન્ટ ભગવાન નો અંશ છે મારા રાઈટ ભગવાન છે કારણ કે ભગવાન નો અંશ છે મારામાં ભગવાન છે છે ભગવાન સર્વાંશ છે તારી અંદર પણ ઉપર જે આવરણ આવ્યું છે જે આવરણ આવ્યું છે નું તેની અંશ રૂપ અજવાયું નીકળે છે શું નીકળે છે એમાં જેટલા કોણા પડ્યા પાંચ ઇન્દ્રિયો પાંચ કોણા જેટલું અજવાળું નીકળે છે એટલે અંશ રૂપ અજવાળું નીકળે છે અંશ રૂપ લોકો તો એવા ને જેટલા કોણા વધારે થાય પછી આખું પ્રગટ થઈ જાય ખુલ્લું થઈ જાય આત્મજ્ઞાન થઈ જાય આખું ખુલ્લું થઈ જાય થોડું પહોંચે છે પહોંચે છે yourself is God, એવું કે છે કે એ હિન્દુસ્તાનના લોકોને એકલાને સુરગમ છે સમજાયું ભાઈ બીજા લોકો ના કે લાડવા ખાવા કે નથી સમજી જવાયું અને આપડે તો કે હું અમારે ગયા તને વેરવી છું એવું માં આવું બોલે બોલે ના બોલે કોઈ હવે નહી હમ કારણ કે કોઈ પણ ઇફેક્ટ આ તું રાજેન્દ્ર છું તું આ શરીરે આમ જેવો છું તેવો આ બધી ઇફેક્ટ છે અને કોઈ પણ ઇફેક્ટ કોઝિસ સિવાય હોય નહીં કોઝિસ ત્યાં હોય કે ઇફેક્ટ પહેરી હોય મને ખબર નથી તમે પરીક્ષા પરીક્ષા પરિણામ પેલો પરિણામ પછી પછી પરીક્ષા બી હોય સર્કલ માં જાય હા સર્કલ માં જાય એ પરિણામ માંથી બધા કોજી ઉભો થાય કોજી માંથી પરિણામ થાય એવું આ કોજી ઇફેક્ટ આ ધોના તો ઇફેક્ટ ભોગવું છું ઇફેક્ટ ગયા આવતાના કર્મની ઇફેક્ટ ભોગવી રહ્યો છું અને નવા કોજીસ ઉત્પન્ન થઈ રહ્યા છે તે આવતા ભોગો પછી ઇફેક્ટિવ થાય અને કોજીસ પછી ઉત્પન્ન થાય કોજીસ ઇફેક્ટ ઇફેક્ટ કોજીસ ચાલ્યા જ કરે નિરંતર જ્યાં સુધી કોઝિક જ્ઞાની પુરુષ બંધ ના કરે ત્યાં સુધી ચાલે અને કોઝિક બંધ કરે એટલે પ્રાર્થ જેટલું ભગવ શું કરવું જો તારા કોઝિક બંધ કરી દીધા હા કોઝિક બંધ થઈ ગયેલું ભાઈ વિકરાળ આપણે પોલીસ વાળાને ચડકાયો રસ્તામાં અને પછી તું એ બેઠો કઈ પોલીસ સર આવે તો આ બધા કશું કઈ કે એ ના લાગે પણ તને ખબર પડી જાય શું ખબર પડી જાય મેં કર્યું ત્યાં આવ્યો ફરી આપણે જાણીએ કે આ ઉદ્દેશ મળ્યો કે સારું આ તો દુઃખદાયી થઈ પડ્યું માટે આપણે ફરી આવું કરીએ નહીં આવા ફરી કોઈ આવું ના કરીએ તો ના બધા જેટલા દુઃખ છે ઇગ્નાઇટેડ દુઃખ છે બધા આ દુનિયા દુઃખ હોય શકે નહીં ઇગ્નાઇટેડ એનાઇટ કરીને બધા બોલાયા છે અને પછી આવે તો ધક્કા ભેગ મને ગમતો નથી તો શું કરે એમને કંગોટી મોકલી દઈ સમજણ પડે થોડી થોડી ઉમેર લીધા છે ઉતરતા લાગશે જરા સમજવા તૈયાર છે બઉ સમજવા જેવું છે બે દાડા નથી આવજે કાલે મેં કહ્યું આવજો તો સમજવું કઈ જાય બંને સાથે રહે છે સાથે લાગણી છે તારે મેં કહ્યું તો આવજો તમે પડેલી છે હા તો સંતો એ સમજાવી ભગવાન સાગમાં લાકડો ક્યાં બાજી અમને શંકા ઉભી થાય તો કઈ જાતના લોકો છે લોકો મારી નાખ્યા આખી હિન્દુસ્તાન મારી નાખ્યું કચ્છર ઘાણ કઈ દીધું છે જરા જીવા જરે છે એ ઠંડેરી બધી ઈસને બધા ઈસને કરતા ખાઈએ છીએ ક્યાં ધંધા ચલા દો માથે આવે એક તો રાખ સદયોગ જોઈએ ના જોઈએ સદયોગ એટલે શ્યામાં નહીં અને શ્યામાં છે The world is the puzzle itself. There are two viewpoints to solve this puzzle. One relative viewpoint, one real viewpoint. by relative viewpoint you are Rajendra, by real viewpoint you are Siddhartha, permanent. Siddhartha is permanent, and by relative viewpoint Rajendra, Rajendra is temporary adjustment. તું પરમાનન્ટ છું કે ટેમ્પરરી છું એ કે ને ખબર નથી દાદા ખબર નથી તારે માન્યામ શું આવે તું ટેમ્પરરી છે માન્યામ આવે એટલે મારું બોડી ટેમ્પરરી છે રાઈટ કે બોડી મારું ટેમ્પરરી છે હા બોડી તારું ટેમ્પરરી પણ તું પરમાનન્ટ છું એવું લાગે છે ખરો એવું લાગે છે ખરો તો પુનર્જન્મ સમજી ગયો છું બોડી બદલાયા ગઈ ટેમ્પરરી અને તું ત્યારે પરમાનન્ટ થઈ ગયો ના ના એવું નથી ના કેમ કેમ એવું બને કે બીજો જન્મ થશે એવું સાચી વાત કેમ એવું બને કે પુનર્જન્મ થાય શા માટે પૂર્વજન્મ થાય બીજો પુનર્જન્મ કેમ થાય શા કારણે આ અવતારમાં તે લાઈફ ને કોઈ અપમાન કરેલું કોઈ દણી છોડે નહીં અપમાન કરેલું શું પૂછાવે તમે કહો કે તમારા વાઈફ ને અપમાન કરેલું લોકોને બહારના લોકોને દુઃખ આપેલું ઘેર બેવાનું અને અજાણતા મૂકી દે ને દેવતા ની અંદર સાસો તો બોલે તું તારે અનુભવ કરી દીધો ને અજાણતા હાથ મૂકી દે દેતા દેતા કઈ અજાણતી મૂકી કેમ અદાવતો છે અદાન કીધું લોકોને ભડકાઈ માર્યા લોકોને મારી નાખ્યા તેથી મારા મોટા મોટા અવાજથી બોલવું પડશે એ આખું ભ્રાંતિ કઈ નથી હિન્દુસ્તાન ભગવાન જેવા કે અમને કેળવાનો જ નહીં હિન્દુસ્તાન સિવાય બીજા લોકોને કેળવાનો જ નહીં એને એથી કે ભગવાન ક્રિએટર બધું કઈ છે એને આ કહેવાય નહીં આ તો હિન્દુસ્તાન લોકોને જે પુનર્જન્મ સમજે છે મારી પાસે બે વાર જાય તમે શું સમજો આપણે તું આ નથી સમજતો થોડી સમજ પડી એટલે તું તારી જાતને ટેમ્પરરીમાં આવ છું કે પરમિટ એ કે ને મને એક વસ્તુમાં બોડી ટેમ્પરરી છે મારું બોડી ટેમ્પરરી છે પણ મારો આત્મા ટેમ્પરરી અથવા તો permanent I don't know that કે પણ મારો આત્મા ટેમ્પરરી કે પરમેનન્ટ એ મને ખબર નથી એવું છે ને કોઈ પણ વસ્તુ ટેમ્પરરી ટેમ્પરરી જાણે ક્યારે કે પોતે પરમાનન્ટ હોય તો જ જાણે ટેમ્પરરી ને ટેમ્પરરી પરમાનન્ટ ના હોય તેને સમજાવું ના પડે શું કહ્યું ત્યાં ટેમ્પરરી તમને સમજાયું પોતે પરમાનન્ટ હોય તો ટેમ્પરરી ને ટેમ્પરરી સમજી કે આ ટેમ્પરરી એ તમને સમજાય સમજો માટે તું પરમાનન્ટ છું આત્મા રૂપે તો પરમાનન્ટ છું પણ એ ભાન નથી થયું ત્યાર સુધી પણ આ ત્યાંથી રાજેન્દ્ર ભાન છે તો હજી મરી જોઈએ મરી વર્ગો લાગ્યા કરે પણ જયારે તું આત્મા થઈ જવું પછી મરવાનું ના લાગે ભાઈ ના લાગે જે તે પૂછવું પૂછાય બસ ના કયું કામ બોલું મૂળ ક્યાં વડોદરા વડોદરા ના દાદા દાદાના ગામમાં રોજ રાત સત્સંગ ચાલ્યા કરે તું કાચો રહી ગયો આ પાકો થયો વળી રાજમેર રોડ દયાળગો નો ખાંચો દયાળગો દયાળગો દયાળગો દયાળગો નો ખાંચા ત્યાં જ આવું થાય આપડે કઈ ખોટું કરીએ છીએ એવું કઈ બને છે કે નહીં બનતું હા એ ખોટું કર્યા શું ફળ આવવાનું હું તને રીત રીત સમજ પાડું ગયા અત્યારે કોજિત કર્યા એટલે તારે ખોટું નતું કરવું તો થઈ જાય છે ઘણા બધા થઈ જાય એવું ના કરવું હોય તો થઈ જાય કામ હે ના કરવું હોય તો કોણ કરાવડાવે છે આપણને કોઈ આપણે બીજો કોઈ ફોર્સ છે પોલીસ નથી તો કોણ કરાવડાવે આપણે ન કરવું હોય એ કાર્ય તો પછી બીજી કોણ એવી એજન્સી છે કે જે આપણને આ કરાવડાવે છે પોલીસ નો ફોર્સ છે નહીં પોલીસ નો ફોર્સ એક બીજી હોય તો માટે પૂર્વ કર્મ કરવા આપણને કરાવડાવે તમે ખબર ને હવે એ કર્મ કરાવે છે એટલે પછી એમને ફળ મળે છે તે આપણા લોકો અહીંયા સમજે છે કે આ ત્યાં કર્મ કર્યું એટલે તને ફળ મળ્યું આ ભ્રાંતિ જ્ઞાન જયારે આત્મજ્ઞાન શું કે છે કે આ મારે નતું કરવું કેમ કરવું પડ્યું ત્યાં કઈ એ પહેલા ત્યાં કરેલું તેનું આ છે શું છે એટલે તે એક માણસે લાત લીધી લાત જો મનમાં એમ છે કે લાત ના લેવી જોઈએ જો અંદર અભિપ્રાય એવો છે કે લાત ના લેવી જોઈએ છતાં લીધી તું તે પૂર્વકરના આધારે લીધી પણ ના લેવી જોઈએ એ તારે આવતા ભાવમાં તું નહીં લો કારણ કે રખો પોઝિટિવ ફેક્ટર યાર ઊંઘ કેટલી છે આપણે વડોદરા મકાન માં રૂમો કેટલી છે ચાર ચાર ચાર હવે ત્યાં આગળ શું રાજે ત્યાં આગળ કોઈ રાત્રે હરા અગિયાર વાગે આવ્યા ચાર પાંચ છ માણસ અને એ રાજેન્દ્ર રાજેન્દ્ર કે બૂમ મારે તો તું શું કહું એ લોકોને કે હરા અગિયાર થયેલા આવશો નહીં આવે બે જાઓ શું કહું આવો હા એટલે આવો હારે જયારે આપણે કઈ બારણું ગયે તમે બેહાડીએ આવો પધારો એ બધું બોલીએ પણ મેં મનમાં એમ થાય કે અત્યારે કઈ તું વા એવું મન બગડે ના બગડે કે આ બધો ગુવારું બધા પતાવી થઈ ગયા કઈ પડી ગયું હારે પણ ત્યાર પછી મારે પાછા આપણી આબરું આબરૂદાર માણસ આપડે એટલે પાછા કહીએ ને થોઈ થોઈ ચા થોઈ ચા વિવેક કરે કરે ને ત્યારે એ લોકો છે કે વજન ચા અત્યારે ખીચડી ચા છે ખીચડી કરી છે બહુ અરે આ જે કર્મ કર્યું તે બોલાયા આવો પધારો કહ્યું તે ગયા ગયા અવતારનું જ્ઞાનના પરિણામે સંસ્કારના પરિણામે આ નવા સંસ્કાર પડ્યા તે આવતા અનુભવ એક તો તું બોલાવું છું ઉપરથી કઈ છે હું વાતાવરણ સીધી કરી જમાડવા પડે પછી તેને પેલા કંટાળી કંટાળી જમાડે કંટાળી જમાડવું સારું ખુશી થઈને હા તે સમજવા જેવું છે પછી ભાઈ છૂટી જશે ભાઈ છૂટી જશે ભાઈ ભાઈ કાઢવા માટે આવ્યા ભાઈ કાઢવા માટે નથી આવ્યા તમે કયા ભાઈ ની વાત કરો છો તમે કયા ભાઈ ની વાત કરો છો આ ભાઈ લા ફેર નથી લાગતો ફેરો કોણ હે સાનો ભાઈ આ આમ થઈ જાય છે છોકરી આવશે આગળ શરીર આમ મારું થઈને કઈ દર્દ થઈ જાય ઊંચકશું થઈ જાય તો શું થાય જોબ છૂટી જાય જોબ છૂટી જશે જોબ છૂટી જશે એટલે ભાઈ લાગતા નથી બીક લાગે ને આપણને ભય વગર જીવન હોય જ નહીં કોઈ જીવ એવો નથી જેને ભય નિર્ભય થઈ બેઠો હોય ગોડો થઈ જાય ગાડાણ કશી જાય ગાડાણ રાઈટ નિરંતર ભયમાં ભડકે ભડક ભડકાટ ભડકાટ ભડકાટ fear fear fear fear fear આમ થઈ જશે તેમ થઈ જશે આમ થઈ જશે તેમ થઈ જશે કોકને પક્ષાઘાત થયો મને થઈ જાય શું થાય જાય અને વાર વાર વન વાર નું ચાલી ગયું જરા ભાઈ જાણે રાગેન્દ્ર છે ભાઈ લાગે અને અમે રાતના કર્યા પછી ભાઈ ના લાગે તો રાજેન્દ્ર શું ભાઈ લાગે અને રાજેન્દ્ર ઇઝ રોંગ બિલીફ હું રાજેન્દ્ર ફર્સ્ટ રોંગ બિલીફ હું છતાં બાઈ નો તેને બીજી રંગ બોલી છોકરાનો ફાધર ત્રીજી રંગ બોલી પણ મામા થયું કાકો થયું કેટલી રંગ બોલી હું ઇન્ડિયન છું એવી રંગ બોલી તો ચાલે તો પછી આ સંસાર કેવી રીતે ચાલે ચાલ્યા જ કોઈ ચલાવી રીતની જરૂર જ નથી કોઈ ચલાવતો નહીં છતાં લોકો કે હું ચલાવું છું આ દુનિયામાં કોઈ ચલાવતો નથી કશું એ ઊંઘવાની શક્તિ નથી ઉઠવાની શક્તિ નથી ચંદા જવાની શક્તિ નથી છતાં કે હું ચંદા જયો હું ઊંઘી ગયો બધું તમે સંબંધ ના કોઈ સંબંધ નથી કોઈ કોઈની વચ્ચે એવું કહો છો રાઈટ તો પછી સંસાર કેવી ચાલે ચાલે છે કોઈ અટકવાનો નથી આ તો ક્યારેય પણ અટકે એવી વસ્તુ છે નિરંતર ચાલ્યા જ કરે સૂર્યનારાયણ ચંદ્ર બધું જ ચાલ્યા જ કરવાનું તમે ઉમેરો તેથી કે સૂર્યનારાયણ અટકે નહીં કોઈ કશું ગાડી બારી અટકે નહીં ચાલ્યા જ કરવાનું આ તમારા શિષ્ય છે આ તમારા શિષ્ય રાઈટ આ તમારા શિષ્ય છે ને મારો શિષ્ય કોઈ નથી હું બધા આખી દુનિયાનો શિષ્ય થઈ બેઠો હું કોઈને શિષ્ય કહી રાખું નથી શિષ્ય માથે બોજો લઈને ફરવું પડે દાદા તમારે તમારે વસંતી જોડે કોઈ સંબંધ નથી અમારો છે અમારો હેતુ જે મને થયું છે સુખ શું કહ્યું કે આ મારી વાઈફ છે રિલેશન તો છે એમને કે ને પેલી સમજણ બરાબર નથી સમજાઈ પેલી વાત આપણે કહ્યું ને કે આ વાઈફ છે રોંગ બિલીફ છે આ છોકરા છે રોંગ બિલીફ છે ફાધર છે આ બધી રોંગ બિલીફ છે તો કે આ બધી તો પછી કે સંસાર ચાલે કેવી રીતે એ સંસાર રોંગ બિલીફ છે એટલે ચાલે છે રોંગ બિલીફ ઉડી જાય ના ચાલે તો તોય ચાલે પણ પછી એ જુદી રીતે ચાલે ડ્રામેટિકલી ચાલે આ એક્ઝેક્ટ ચાલે ડ્રામેટિકલી ચાલે ચાલવો ના ખરો ડ્રામાની વાઈફ હોય ડ્રામાની ભરતુરી ભરતુરી પિંગલાને કહે છે ડ્રામાની આવે અને ડ્રામા પૂરો થઈ ગયા પછી કે જય મારી કરતા આવે I want to understand. સાંભળેલું તો છે પણ આઈ વોન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે આ બધું સાંભળેલું છે પણ અમારે તમારી પાસેથી સમજવું છે બહુ સમજવા જેવું છે બીજું સાંભળેલું બધું ખોટું બધું હા સાંભળે સાંભળે